આપડે કેવડાવવાનું ચિંતા કેવડાવવાનું આવું અને સાચું છે એટલે કોઈ કરતા કોણ આવું નથી આવું બધું કે જેવું જેવું થયેલો માણસ કરે બીજો ઉપાય નથી આવે જેવું વારવું કીધું લઈ શકનાર જવાબદાર કરતી અમારે વારું અમે શીખતો કરવું બધું કરવું પાંચ હજાર માંથી મેન્ટેનન્સ ઘટના અને રહ્યા બાર તારીખ છત્રી વેપારીઓ કરી ગયા આપણે જવું જોઈએ હવે હવે અમે નક્કી શું કરવું છે પેલાને કે હવે ફરી જેવું લવું નહીં શકે અને ધીરે ધીરે આપ્યા એવું ના કરવું જોઈએ નવું છે એવું ચાલુ અત્યારે આ જૂના ત્યાં આપણે શું કહીએ છીએ ભાવ કઈ પણ કરવું નથી બધું કૃપા પેમેન્ટ

જે હોય જે નવી હોય વાર ભાઈ ભગવાન નવું નવું તમને લાગે એ બધું ખાઈને પરિણું છે આ ભાઈ ના પીવું નિકાલ કરી નાખવાના ફાયદા આ બધું સરકારી કામકાજ બાપુનું કામકાજ કરતા હોય સરકાર ભાઈ ફાયદા ફાયદા કરી બીજો પ્રશ્ન એવો છે દાદા કે ધારો કે આ એક કામ એક ધંધો હોય ને બીજો ધંધો ખોલીએ તો પણ એ જૂનું જ દેવું છે પણ એ ધંધો જયારે ખોલીએ ત્યારે દાદાની પાસે વિધિ કરાવીએ અને આશીર્વાદ માગીએ અને એ બધી દાદાની તકલીફ આપીએ છે એ સારું કહેવાય તકલીફ જ કોઈને કોઈ દાદા કોઈને કોઈની કોઈની એવી હોય કે આ રિલેટિવમાં માગવાની જરૂર નથી વ્યવસ્થિતમાં જે છે કે આપણને દાદાએ જ્ઞાન આપ્યું છે એના પછી ના હોય ભાઈ કોંગ્રેસ આગળ જોયું પડ્યા નથી વાંચી ગયા દ્વારા પધારે સ્વાભાવિક આવી ખરાબ નથી આવી હોય તો ખરાબ આ બધી આ રીતે આરામ નથી બધી આવી કહેવાય છે વિચારનો પ્રશ્ન છે ચાલી બે થાય તો કઈ બાબત થાય છે ચાલી થાય બધી ડિઝાઇન લઈને આવી પોતાનો કોણ હરાવ્યો પોતાનું પેપર હરાવ્યો બધાની આ બધી વિધિઓ ના કરાવીએ અને ખાલી દાદા પાસે મોક્ષ જ માગીએ મોક્ષ મોક્ષ માટે એમના આશીર્વાદ માગીએ તો એમાં જલ્દી પ્રગતિ થાય તારે તાર કરે તાર કરે જોડવાય નીકળાય નથી જોડવા જોડવા પોતાના શરીરને જીવે કે ગમે તે યુગ તમે અમને મળ્યા એટલે અમે જે કહીએ એવું કહો એવા આશીર્વાદ આપો આપણે ઘેર આવો આપણો આપણો કોઈ આવે ને તો જેને જોશે તો બી ગભરાઈ જાય અહીં ક્યાં પહોંચ્યો અને કચ્છે બધું ગભરાય દાખલો થયો છે મૂળ દાખલો થયો છે મૂળ દાખલો થયો છે એમાં પછી આપણા પડી ગયા આવી કેવા લઈ ગયો પછી પૂછતો પછી પેલા લખવા ભેગો કરે ને તેમ જોયો એને આમ ખબર ના એવું થાય કે આ બીજા આવું ચાલ્યું પછી નદીને કિનારે પાણી પીતા બદલા આના કિનારા પર નહીં વાત અમે કિનારા કરી નથી

બધો બધો કરતો તો થોડો ઘણો ભાગી ગયો અને સંગત ના કરાય એવા કાર્ય

Thank you. સાંભળ્યા તો બધા દાખલા ગુજરાત મગજને ખુશ થઈ ગયા જે સમજ પર આવતો સમજ પર અમુક શબ્દોની સમજ પર થઈ ગયું સમજ કઈ જગ્યા ચાલવાનું થતું નથી એ સમજ પડી દાદા હૃદય એટલે શું એટલે જ છે પોતાની ડિઝાઇન આ જે નથી દાદા ડિઝાઇન ફોન કરે છે દાદા ડિઝાઇન તો ના રાખો 有点头，谁谁是正头？ બીજા પુસ્તકો કરતા હોય અમે અમે બધા બધા જે ગુણોત્સવ ઉપર એમના ખરાબ ભાવ કર્યા ખરાબ વિચારો કર્યા તિરસ્કાર કર્યા જવાબ આવે છે ફરવા જેવા છે શું કરવું પડે તમારે પાડેલા અંતરાય સંબંધ બજાર ના થાય પૂછે કે જીવોથી બોલવાથી ને મોટેથી બોલવાથી શું થાય શું ફરક મનમાં બોલવાથી અને મોટેથી બોલવામાં શું અવાજ છે અત્યારે બોલો હંમેશા જપ યજ્ઞ કોને કહેવામાં આવે છે મોટો દીધો આપણું જ્યાં મોટો બોલવું કે આપણો જપ બચી હોય એટલે દાદા ભગવાન છે એની રૂબરૂમાં છે દાદા ભગવાન ભગવાન હમણાં આપણે કહીએ ભગવાન તમારે કહી દેતા જેવું હજી વાર એવું થઈ જાય છે કે તમે બોલો અને બહારથી મોટેથી બોલો

કર્મને આધારે ઘણી વખત ન હોય તો પણ આપવાનું બોલે જવાય છે કમિટ થઈ જાય છે લક્ષ્મી ના હોય તો પણ એટલી લક્ષ્મી આપવાનું બોલે જવાય છે સારી વસ્તુ ના જાય મતામાં ના જાય થોડું થોડું ફોન કરવું જાય પરમાત્મા વગર તમે કેટલા ભાવ ગયો તમે નીચે પછી ગયા આપણા પછી પછી ગયા છે ને પપ્પાને આપવાની હોય પૈસા આપવાની ભાવના બહુ હોય પછી પપ્પાને શું પ્રોબ્લેમ થાય અંતરાયો આવીને ઉભા રહે કે કોઈ પપ્પા કે મહેમાન આવીને એટલે અપાયું કે પપ્પા શું કરે બીજા બધાને બીજવાઈને બીજવાય અને બીજે એવી જે ગળત શબ્દ બોલે કે એમના માણસો દુઃખ થાય Eu estava me chamando. 我那天在那什么什么做的，做不了。我那天在那个什么地方买的，买的那个东西，那本来就是。 બધા ભાવના એવી કે આ એક જગ્યા એવી મળી છે કે જ્યાં પૈસો સારો રસ્તે ખર્ચાય અને તમે જકડમાં જતો દેખાય છે એમને એમને પૈસો હાથમાં આવ્યો હોય એ દાદાના કામમાં વપરાય એ સારો રસ્તે જૂલો વપરાય દેખાય અને જૂલો ઘટણમાં ગયેલો દેખાય એ અમને અને એનો ઉપાય હોય શકે ઉપાય તમારી રીત સારી એમ નહીં ઋષિભાઈ તમને જે રીત એ વાપરે છે હા એટલે મને છે કે કોઈ પૂર્ણિમા હોય એક વરસાદ નથી બીજા કહ્યું કે આ પૂરીમાં બીજું બીજું જણાય છે તે ગયા ત્યાં બીજું જણાય અત્યારે તો શું છે પરમાનંદ બનાવી હવે આપતા પહેલા શું બધું થઈ ગયું તમારે સંભવ લખેલું છે

કાયદો આપણે જોડે રાખવો અને ખોટ જાય તો વસન આ તો અમે અમે આમાં લઈએ છીએ

માટે સારું સારું ખરેખર જ દેખાય પહેલી સારી આપવાના કયા નક્કી કરશે આ ગાડી કરવી કેટલી હોય બધા માટે ના એટલે જીવનમાં આપે જે જીવનમાં આપણે આવી ગયું થઈ ગયું કલ્યાણ જમીન બાપનું પરંતુ પૈસા અને પૈસાની વાતો વધારે નીકળે આ અમેરિકામાં બધા પૈસા વધારે ને એટલે પૈસા નહીં હોય તો વાતો વધારે નીકળે એવું નહીં પૈસા હા એટલા પૈસાની વાતો વધારે હોય ઇન્ડિયામાં લોકો લાખ આપે છે મને જોઈ દોઢ લાખ નો કરો બાર નો જ મને યાદ દરવાજો બધા આ બૈરાઓને લેડીઝને બરાબર આપને સિદ્ધાર્થમાં પણ પાસ થયું રાઈટ હવે સિદ્ધાર્થમાં પણ પાપ થયું આ બોડી બોડી આપણું મંદિર બની ગયું એ મંદિરને સંભાળવામાં તો વાંધો થયો છે પ્રોપર દાદા તમે તો કહું છે ને કે આ સારું તો હું આ એરી કરું કે આ ગળામાં પહેરું તો મને ક્યાં દેખાય છે દક્ષાને ક્યાં દેખાય છે એટલે એનો અર્થ મેં કોને માટે પહેરી કહેવાય ખરું ને કંટ્રોલ કામ વિચાર કરે કેવડી છે ચોરમાં લઈ જાય દાદા પણ સફળ લે છે ચોર બધું જોવું કરું હાથમાં જાડું જગતમાં કોઈ નહીં જગત શું આપવા ચોર છોકરાઓ બજારમાં ન થાય તો કેમ કે દાદાને Todavía

કહું બોજો નહીં રાખવાનો એનો અર્થ એવો કે અપાય અપાય સારી વસ્તુ છે એ બોજો નહીં રાખવાનો આપણું બધું આપણું ઘર છે હવે બોજો લાગે છે ને તમને બોજો લાગે છે વિશ્વાસ કરનારા પહેલા ખાવ ના અપાય તે માટે બોલી ના રાખે શું બોલું બીજું આવી શક્યા ભાઈ ન અપાય કોઈ માફી તમે કહો કે એમને જમવું કરો તો એમને નહીં કરો બીજું એમાં લાગવા માટે નથી બધું આ આ ભાવનાઓ બીજી બધી લાગવા માટે નથી બીજી બધી સવાલ કરવાના કોઈને મુશ્કેલી એવું ના ભરાય છે આમ મંદિરમાં જતો લાખ લાખ રૂપિયા રખાયા છે એ પછી અવસર શરૂ ભાવ એ ચાર્જ છે આ ભાવ આપણે વાહવા કરે તો આપી દઈએ તમે ના વાળો હોય તો આપી આ માટે મને માણસે કહ્યું મને તો મેં કીધું એ ડાક્ટર હતો ડાક્ટર હતો દસ દસ હજાર ડોલર છે એમને પોતાને આપવાના પ્રયાસ કીધું ના લેશે લખ્યું

બીજ પૂરા એ દેખીએ છીએ આ આપણી કંપની એમને રસ એટલે હું હજી જે દ્રષ્ટિ આપણે બરાબર તમે આ બધી